અક્રમ મુક્તિ પછી ભક્તિ સંતોએ હંમેશા ભક્તિ જ કેમ માગી મુક્તિ કેમ ના માગી ભક્તિ અને મુક્તિ એ બેમાં આમ જોવા જાય તો ફેર કશો નથી ભક્તિ એટલે અત્યારે અહીં આ મહાત્માઓ જ્ઞાની પુરુષની ભક્તિ કરે છે તે એટલે શું કે જ્ઞાની પુરુષ તરફ પરમ વિનયમાં રહે એમનો રાજીપો મેળવવો એનું નામ ભક્તિ ભક્તિ એટલે જ્ઞાનીના પગ દબાવવા કે એમની પૂજા કરવી એવું તેવું નહીં પણ એમનો પરમ વિનય રાખવો તે અહીંયા આ બધા અત્યારે મુક્તિ ખોળતા નથી બસ જ્ઞાની પુરુષની ભક્તિ જ કરવી એવું લાગે છે એમને મુક્તિ તો એમને અમે કલાકમાં જ આપી દીધી છે હવે કંઈ તમારે મારી પાસે મુક્તિ માગવાની ઈચ્છા થાય છે ના દાદા મુક્તિ આપી દીધા પછી હવે ફરી શું લખાવવાનું હોય એક જ ફેરો ચેક લખાવી લેવાનો હોય કે નવ્વાણું હજાર નવસો નવ્વાણું રૂપિયા અને નવ્વાણું પૈસા મુક્તિ તો અપાઈ ગઈ છે તો હવે શું રહ્યું ભક્તિ રહી આ અક્રમ માર્ગ છે જગતનો ક્રમિક માર્ગ છે ક્રમિક માર્ગ એટલે પહેલી ભક્તિ અને પછી મુક્તિ અને આ અક્રમ માર્ગમાં પહેલી મુક્તિ અને પછી ભક્તિ અત્યારે તો મુક્તિ લીધા વગર ભક્તિ કરવા આ લોકો જાય તો ભક્તિ રહે જ નહીં ને મહી હજારો જાતની ચિંતા ઉપાધી રહેતી હોય તે પછી કેમની ભક્તિ રહે ને મુક્તિ પહેલાં લીધી હોય તે નિરાંતે બેઠા છે ને અહીં આ બધા બેઠા તેમ બેસવાનું હોય આ બધા નિરાંત વાળીને આમ શાથી બેઠા છે જાણે અહીંથી ઉઠવાનું જ ના હોય તેમ મુક્તિ છે એમની પાસે તેથી તમારો ખુલાસો થયો ને અહીં બધા ખુલાસા થવા જોઈએ તમે ને હું એક જ છીએ પણ તમને ભેદ લાગે છે મને ભેદ નથી લાગતો કારણ કે ભેદ બુદ્ધિથી ભેદ દેખાય છે હું જયંતીલાલ છું એ ભેદ બુદ્ધિ હજી ખરીને તમને તમારી ભેદ બુદ્ધિ જતી રહી છે ના દાદા એટલે જ ને ભેદ બુદ્ધિ જ્યાં સુધી છે ત્યાં સુધી ભેદ લાગ્યા કરે આ જુદો ને એ જુદો મારે અભેદ બુદ્ધિ થયેલી તમારો આત્મા જ હું છું આમનો આત્મા હું જ છું પેલાનો આત્મા હું જ છું બધાનામાં હું જ બેઠેલો છું એટલે બધા જોડે ભાંજગળ ક્યાં રહી